Lola, pensé igual cuando creo. A ver, mira, a ver. La vendedora બાય વન કર લી અટકી જાય પણ સ્લોલી કરો તો ના અટકે ને બેટા એકદમ સ્લોલી કરો કલર બોલતા જાય ગ્રીન છે અચ્છા પ્રણામ રાજા લાસ્ટ ક્લાસમાં જે ચાલ્યો હતું એને સમરાઈઝ કરો તમે દર્શન બીજી સર્વસમર્પણ બ્રજેશભાઈ બધા ફોન મ્યુટ કરી દેજો ડિસ્ટર્બન્સ આવે છે આપણે સમર્પણ વિશે ક્લાસમાં એમાં એવું બતાવેલું છે કે આપણે જેમ આગળ જે ભણે એ પ્રમાણે કે ગુરુની આજ્ઞા દ્વારા બ્રહ્મ સંબંધ લેવામાં આવે એના પછી આપણે શું કહેવાય નિવેદન અને સમર્પણનો ભેદ સમજાવવામાં આવે છે નિવેદન આપણે જેમ ગુરુ સમક્ષ આપણે અને પ્રભુ સામે જે નિવેદન કરીએ કે આપણે જે બી જે બી હવે કરીશું તે પ્રભુને સમર્પિત કરવાની ભાવના સાથે નિવેદન કરીશું ગુરુની આજ્ઞા દ્વારા અને પછી સમજાવો સમર્પણ કઈ કયા કયા રીતે થાય કઈ રીતે સમર્પણ કરવામાં આવે છે એ ઉપરથી આપણે સમજ્યા હતા કે તમે જે બી કર્મ કરો છો ભગવાનને એટલે તમે ઠાકોરજીને સમર્પણ કર્યા સિવાય કોઈ બી વસ્તુનો ઉપયોગ કરવો નહીં અને જે બી વસ્તુ ઉપયોગ કરતા હોય એ આપણે ઠાકોરજીને સમર્પિત કરીને ઉપયોગમાં લેવું એ માટે એમણે આપણે મહાપ્રભુ જે સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આજ્ઞા કરી છે કે તસ્માદ આદો સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણ એટલે દરેક વસ્તુ જે બી તમે ઉપયોગ કરતા હો એ સમર્પિત કરવા કરી અને પછી એનો ઉપયોગમાં લેવાનું તો બીજો પ્રશ્ન એવો ઉદ્ભવ ઉદ્ભવ થાય છે કે ભગવાન એ વસ્તુ આપણું સ્વીકારે છે કે નથી સ્વીકારતા તો ભગવાન એ એ શંકાનું સમાધાન માટે ભગવાન આપણે ભગવદ્ ગીતામાં એમણે જણાવ્યું છે કે પત્ર પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તયુ પદયતમ અશ્નામી પ્રયતાન એટલે ભગવાન ભક્તિભાવથી જે પણ અર્પણ કરો છો એ ભલે કઈ પણ વસ્તુ હોય પાન ફૂલ ફળ જળ જે પણ વસ્તુ હોય છે એ ભગવાન એ અવશ્ય એનો ઉપયોગ કરે છે અને એ સિદ્ધાંતમાં એ એ રીતે સમજાવવામાં આવ્યું છે પણ એક બીજી વસ્તુ બી તમે જેમ કહી એ પ્રમાણે કે આપણે જે પણ અર્પણ કરીએ છીએ એ વસ્તુ જે પણ અર્પણ કરતા હોઈએ એ વસ્તુ આપણે કોઈને પીડા દ્વારા કે ચોરી લૂંટ કે એ રીતે કોઈ પણ ઉપયોગ એવી વસ્તુનો ઉપયોગ ભગવાનને કરવા માટે આપો એ વસ્તુ સમર્પણ નહીં કર સમર્પિત નહીં કરવાની અને આ પ્રસંગમાં એમને બે આપણને ઉદાહરણ બી આપેલા છે એ કિશોરીબાઈનું કે જેમણે બીજા વૈષ્ણવો દ્વારા સામગ્રી મોંઘી સામગ્રી સુંદર સારી અને મોંઘી સામગ્રી આપી ગયા હતા તે કિશોરીબાઈ એવું થયું કે આ હું ભગવાનને અર્પણ કરીશ તો ભગવાન ખુશ થશે એમ પણ એવું એવું નતું ભગવાન એમને એવો વસ્તુ લેવાની સામગ્રી લેવા માટે એમને ના પડી કે આવી વસ્તુ મૂર્તિ હું ખુશ ખુશનસીબ હતું આ બે પ્રસંગ જોયા હતા એટલે આમ ઓવરઓલ એમ સમજીએ કે આપણે કોઈ પણ વસ્તુ સમર્પણ ભાવનાથી ભગવાનને અને પોતાની વસ્તુ પોતાના દ્વારા પોતાના તનો વિત જાતિ આપણે એટલે આપણું આપણું શરીર અને આપણી જ વસ્તુ આપણાથી આપણા આપણી આવકથી કરવી અર્પણ કરવું સરસ ચલો તો આટલો ટોપિક આપણે લાસ્ટ ક્લાસને આમાં છે કોઈને કાંઈ ડાઉટ ના સમજાયો હોય એવો ઠીક છે ચલો તો આગળનો ટોપિક લો ઉર્વી લઈશ તો હા ઉર્વી જરા જોરથી બોલજે નજીક રાખે તો અવાજ ધીમો આવે બરોબર હેલો હા શ્રુતિ હા રાજા બુક છે હા પુસ્તક છે પુસ્તક છે પણ હું જરા નીચે છું હા ઠીક છે ભલે વાંધો નહીં હા લે ઉર્વી समर्पित त्याग जब और नदी अ, जब और नदी या नाले या बरसात के पानी गंगा जी में मिल जाते हैं तो वे गंगा जल की गंगा जल ही बन जाते हैं वैसे ही हमारी सभी वस्तु प्रभु को समर्पित होते ही निर्दोष भगवदीय बन जाती है ऐसी निर्दोष वस्तु का उपयोग यदि हम करते हैं तो हमारे भीतर दोषों का प्रवेश नहीं हो पाता परंतु ऐसी वस्तु जो प्रभु जी प्रभु को समर्पित न हुई हो या जिसका स्वीकार प्रभु ने न किया हो जैस, जैसा कि किशोरी भाई जी की वार्ता में हमने देखा देख ही लिया ऐसी वस्तु को अगर हमें अपने उपयोग में लाते हैं तो हम दोषी बनते हैं ऐसी असमर्पित वस्तु के उपभोग से हम प्रभु से बहिर्मुख हो जाते हैं बहिर्मुख हो जाते हैं हम्म। किसी वक्त या व्यक्ति का प्रभु के साथ संबंध न होना ऐसे वैष्णव के लिए तो सबसे बड़ा दोष है इसी कारण श्री महाप्रभु जी सिद्धांत रहस्य ग्रंथ में आज्ञा करते हैं असमर्पित वस्तु वस्तुना तस्मदा वज्र न माँ चरेत गंदे पानी को छूने से जैसे हमारा शरीर गंदा होता है ऐसे ही प्रभु संबंध के सब संबंध से रहित असमर्पित वस्तु के उपभोग से हमें दोष लग जाता है हमारा मन प्रभु से विमुख हो जाता है इसीलिए असमर्पित वस्तु का त्याग करना चाहिए और त्याग तभी संभव है जब हम प्रभु को अपने घर में पधार कर सर्व समर्पण पूर्वक उनकी सेवा करें यह अब हमें श्री कृष्ण सेवा का स्वरूप समझ लेना चाहिए હવે સમજાવો જેવી રીતે નદી અને નાલા યા વરસાદનું પાણી ગંગાજીમાં મિક્સ થઈ જાય ત્યારે તો અ, જેવો મિક્સ થઈ જાય એ ગંગાજળ બની જાય છે એવી જ રીતે વસ- એવી વસ્તુ અગર પ્રભુ હા એક મિનિટ હા. એવી જ રીતે આપણી બધી વસ્તુ અગર આપણે બ- પ્રભુને સમર્પિત કરીએ તો એ બધી નિર્દોષ ભગવદીય બન એટલે નિર્દોષ બની જાય છે ऐसी निर्दोष वस्तु का उपयोग यदि हम करते हैं अगर એવી વસ્તુનો નિર્દોષ વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ તો આપણા અંદર બી દોષ પ્રવેશ નથી કરતા હમ પણ પ્રભુને પ્રભુ અગર પ્રભુને ન સમર્પિત કરેલી વસ્તુ આપણે અ, લઈએ તો ઈ એટલે એવી વસ્તુ આપણને ન લેવી જોઈએ અને એ એ આપણે કિશોરીદાસભાઈની વાર્તાથી આપણને આ સમજાવવામાં આવ્યું હતું અને પછી બતાવ્યું છે કે અગર આવી જે વસ્તુ સમર્પિત નથી ઠાકોરજીને ને એ વસ્તુ આપણે આપણા ઉપયોગમાં લાવીએ છીએ તો એ આપણે આપણે દોષી બની જઈએ છીએ અને ઈ ઈ રાજા મને ના સમજ પડ્યું બરી બહિર્મુખ હા બહિર્મુખ હા એ હું સમજાવું છું થઈ ગયું હવે અને પછી જે મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આ શ્લોક લખીને આજ્ઞા કરી છે કે જેવી રીતે ગંદો ગંદા પાણી ને શરીર થી આપણે છૂઈએ તો આપણું શરીર ગંદુ થઈ જાય એવી જ રીતે અગર આપણે ભગવાન ને સમર્પિત કરેલી અસમર્પિત કરેલી વસ્તુ આપણે ઉપયોગમાં લાવીએ તો આપણે બી દોષી બની જઈએ છીએ શ્લોકમાં સમજાવ્યું એટલે આમાં જે રીતે આગળનો ટોપિક આવ્યો સર્વસ્વ સમર્પણ તો એના કરસ્પોન્ડિંગ અસમર્પિત ત્યાગ આ સબ્જેક્ટ એટલે જે રીતે ડૂઝ બતાવે એ રીતે ડોન્ટ્સ બતાવે તો સર્વસ્વનું સમર્પણ એ કરવું જોઈએ અને અસમર્પિત ત્યાગ એ ડોન્ટ છે કે આ નહીં કરવું જોઈએ એટલે કે અસમર્પિત ને છોડવું જોઈએ અસમર્પિત નહીં લેવું જોઈએ હવે અસમર્પિત નો મિનિંગ શું તો સમર્પિત કોને કહેવાય તો જે રીતે આપણે જોયું કે ઠાકોરજી ઘરમાં પધારે તો એના પછી એ સમય આપણે ઠાકોરજીને પોતાનું બધું સમર્પિત કર્યું કે હું મારું ઘર મારું પરિવાર મારા પૈસા મારું જે કંઈ પણ છે એ બધાના માલિક હવે તમે છો એટલે એ દિવસથી જ્યારે તમે કૃષ્ણને પોતાના માલિક તરીકે સ્વીકાર કરો અને પોતાને કૃષ્ણના સેવક તરીકે એક્સેપ્ટ કરો અને ઠાકોરજીની સામે ઉભા રહીને આપણે એમને અને મહાપ્રભુજી બંનેને પ્રોમિસ કરીએ કે આજ પછી હવે મારી જે લાઈફ છે અત્યારથી લઈને હવે હું મરીશ ત્યાં સુધી એ બધી હવે કૃષ્ણના સેવક તરીકેની છે એટલે હવે મારી લાઈફ ચેન્જ થઈ છે એ રીતે કે હું કૃષ્ણનો સેવક છું હવે મારી મેન્ટાલિટી મારી લાઈફ મારો શેડ્યુલ બધું જ ઠાકોરજીના સેવક તરીકે બનશે હવે એની અંદર જ્યારે આપણે સમર્પણ કર્યું આપણું પોતાની બધી વસ્તુ ઘર પરિવાર બધાનું તો હવે એઝ અ સેવક આપણી ડ્યુટી એ છે કે ઠાકોરજી આપણા સ્વામી છે આપણા માલિક છે એટલે પેલા એમને ધરો એ યુઝ કરી લે એના પછી આપણે એનો યુઝ કરવો જોઈએ આ એક સર્વસામાન્ય નિયમ છે આ કર્તવ્ય છે આપણું આ ડ્યુટી બતાવવામાં આવે સેવક માટે જે રીતે મેં પહેલા પણ એક્ઝામ્પલ આપેલું કે જૂના ટાઈમમાં જ્યારે ગુલામ પ્રથા ચાલતી હતી તો ગુલામ માલિકના ઘરમાં રહે અને માલિક એને ખાવા પીવાનું પહેરવાનું સુવાનું એની જેટલી પણ જરૂરિયાત હોય ડે ટુ ડે લાઈફની એ બધી એનો માલિક પૂરું કરે અને માલિકને પૂછી પૂછીને ગુલામ બધું કામ કરે તો એ રીતે આપણે પણ ભગવાન આપણા માલિક છે આપણે એમના સેવક છીએ એટલે હવેથી આપણે ભગવાનને પૂછી પૂછીને બધું કરવાનું ભગવાનની આજ્ઞા લઈને બધું કરવાનું ભગવાન એ વસ્તુનો યુઝ કરી લે પછી આપણે એનો યુઝ કરવાનો આ એક સામાન્ય નિયમ બની જાય આપણા માટે હવે ક્યારેક એમ થાય કે આપણે કોઈ એવી વસ્તુને યુઝ કરીએ કે જે ઠાકોરજીના કોન્ટેક્ટમાં ન આવી હોય એટલે કે ઠાકોરજી એને યુઝ ન કરી હોય તો એ વસ્તુને કહેવાય છે કે અસમર્પિત એટલે કે જેનું સમર્પણ નથી થયું જેનો ઉપયોગ ઠાકોરજીએ નથી કર્યો તો એવી વસ્તુનો ઉપયોગ એ આપણા માટે નિષિદ્ધ છે એટલે કે મહાપ્રભુજી કે છે કે નહીં કરવું જોઈએ હવે એના માટે મહાપ્રભુજી રીઝન આપે છે કે કેમ એનાથી શું ફરક પડે એનાથી ડિફરન્સ એટલે કે આપણે કોઈક વસ્તુ એવી હોય સમર્પિત ખાઈ લીધી કે લઈ લીધી તેનાથી ફેર શું પડે એનાથી શું ડિફરન્સ થશે તો મહાપ્રભુજી કહે છે કે એટલે આ સંસારની બધી વસ્તુ જે છે એમાં કોઈક ને કોઈક જાતના દોષ છે કોઈક ને કોઈક જાતની પ્રોબ્લેમ છે એની અંદરની એ વસ્તુનો ઉપયોગ કરવાથી આપણી અંદર પણ એ દોષ પ્રવેશ કરે છે હવે દોષ કેટલાક એવા છે કે જે આપણને દેખાતા હોય એટલે જસ્ટ ફોર એક્ઝામ્પલ એમ સમજો કે ફૂડ કોઈ વસ્તુ ખાવાની વસ્તુ પડી છે હવે એ વસ્તુ હાઇજેનિક છે કે અનહાઇજેનિક છે એના હિસાબે એ આપણા માટે સારી કે ખરાબ બને કે આ ખાવા લાયક છે કે નહીં જે રીતે કાલની જૂની પડેલી વસ્તુ હોય ખાવાનું તો આપણે ના ખાઈએ શું કામ કેમ કે ખરાબ છે એની અંદર દોષ છે એ આપણને દેખાય છે આપણે ખાઈએ તો બીમાર પડીએ આપણા શરીરની અંદર કોઈ પ્રોબ્લેમ થઈ જાય આ તો કેવો દોષ છે દેખીતો દોષ છે કેટલાક દોષ એવા હોય કે વસ્તુમાં સીધે સીધા દેખાતા ન હોય પણ બહુ લાંબા સમય એનો પ્રભાવ આપણા શરીર ઉપર કે આપણી બુદ્ધિ ઉપર એ દેખાવા લાગે લોંગ ટર્મની કેટલાક રિઝલ્ટ હોય કેટલાક શોર્ટ પીરિયડના રિઝલ્ટ હોય તો એટલા માટે મહાપ્રભુજી કહે છે કે દુનિયાની કોઈ પણ એવી વસ્તુ નથી કે જેની અંદર કંઈ ખરાબી ન હોય અને આપણે જ્યારે એનો યુઝ કરીએ તો એની જે ખરાબી છે આપણી અંદર એન્ટર કરે અને એ આપણા માટે સારું નથી એટલે પેલા કૃષ્ણને સમર્પિત કરો કૃષ્ણના ઉપયોગમાં આવવાથી એ વસ્તુ નિર્દોષ બને છે એના બધા દોષ દૂર થઈ જાય છે હવે સમજવાની વાત કે છે કલિયાની અંદર કે જે રીતે હવે તમે કાલનું વાસી ખાવાનો ઠાકોરજીને ભોગ ધરો તો એનાથી તમારું પેટ નહીં દુખાડે એવું ન થાય એ જાતના દોષ એનાથી દૂર નથી થતા પણ સમજવાની વાત એટલી છે કે કૃષ્ણ આપણા સ્વામી છે આપણે એમના સેવક છીએ તો બાય ડિફોલ્ટ બાય એક વર્ણ લખેલો નિયમ એક રૂલ એ જાતનું છે કે સ્વામી એ વસ્તુનો ઉપયોગ કરે સ્વામીની આજ્ઞા મળી જાય એના પછી જ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ એટલે એ વાત વાતને મહાપ્રભુજી આ બતાવી જે રીતે કિશોરીભાઈની વાર્તા આપણે કાલે સોરી લાસ્ટ ક્લાસમાં એ વાત મેં જોઈ હતી કે કિશોરભાઈએ બીજા કોઈ વૈષ્ણવ એમને સામગ્રી આપી ગયા અને એમણે ઠાકોરજીને ભોગ ધરી ઠાકોરજી એને સ્વીકારી જ નહીં હવે એ વસ્તુ કેવી છે કે એનું સમર્પણ નથી થયું એટલે ઠાકોરજી એનો ઉપયોગ નથી કર્યો હવે કિશોરીભાઈ જો એ વસ્તુને લે એવી કોઈ પણ વસ્તુ કે જે ઠાકોરજીના ઉપયોગમાં ન આવી હોય તેવી વસ્તુનો ઉપયોગ કરવાથી આપણને દોષ લાગે છે એના માટે ઉદાહરણ જે રીતે આની અંદર આપ્યું કે ગંદુ પાણી હોય એને આપણે અડીએ તો આપણે ગંદા થઈ જઈએ તો એ જ રીતે એવી કોઈ પણ વસ્તુ કે જેનો ઉપયોગ ઠાકોરજીએ નથી કર્યો એ યુઝ કરવાથી આપણી અંદર કોઈક ને કોઈક જાતના દોષ એન્ટર કરે છે જેનું રિઝલ્ટ ક્યારેક શોર્ટ પીરિયડની અંદર આપણને દેખાય ક્યારેક લોંગ ટર્મમાં એ પોતાનું રિઝલ્ટ બતાડે આ પણ રિઝલ્ટની પણ આપણે ચિંતા ન કરીએ તો એ વાત છે કે સ્વામી છે એટલે સ્વામીના ઉપયોગમાં આવ્યા સિવાયની કોઈ પણ વસ્તુનો ઉપયોગ સેવકથી થાય નહીં એટલે તમે પોતાને કે ગુલામ તરીકે ઇમેજિન કરી લો હવે એ પોતાનો માલિક ઘરમાં છે એને પૂછ્યા વિના એ કોઈ પણ વસ્તુ લે તો એ અલાઉડ નહોતું ક્યારે પણ એ જ રીતે કૃષ્ણ આપણા સ્વામી છે આપણે એમના સેવક છીએ તો કૃષ્ણ દ્વારા ઉપયોગમાં આવી વસ્તુ ન હોય એવી કોઈ પણ વસ્તુનો ઉપયોગ આપણે નહીં કરવું જોઈએ કેમ કે આપણે સેવક છીએ અને સ્વામી છે આ આપણા બંને વચ્ચે જે રિલેશન છે એના હિસાબે આ પ્રભુજી કહે છે કે અસમર્પિતનો સર્વથા ત્યાગ થવો જોઈએ એટલે એવી વસ્તુ કે જેનો ઉપયોગ ઠાકોરજીએ નથી કર્યો એ વસ્તુનો ઉપયોગ આપણે નહીં કરવો જોઈએ મેં આની પહેલા પણ એક વાત મેં બતાડી હતી કે કેટલીક વસ્તુ એવી હોય કે જે ઠાકોરજીને ધરવા લાયક જ ન હોય પણ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ જે રીતે દવા બીમાર પડીએ તો દવા લઈએ હવે એનો સમર્પણ ઠાકોરજીને ન થઈ શકે આપણે લોકો ચાય કોફી પીતા હોઈએ તો આનું સમર્પણ ઠાકોરજીને ન થઈ શકે એવી તો કેટલી બધી વસ્તુ આપણે વાપરીએ ચપ્પલ વાપરીએ ચશ્મા પહેરીએ કેટલી બધી ઘરની અંદર સોફા છે પલંગ છે કબાટ છે આપણા કપડાં છે એ બધું ઠાકોરજીને લાયક નથી જે વસ્તુ લાયક છે એનો તો ઉપયોગ ઠાકોરજીએ કરવું જ જોઈએ ઠાકોરજીને સમર્પણ થવું જ જોઈએ જે વસ્તુ ઠાકોરજીને લાયક જ નથી જેનો સમર્પણ ઠાકોરજીને કરવું ન જોઈએ કરી ન શકાય એવી જે વસ્તુ છે એની અંદર એવું વિચાર રાખવો જોઈએ કે આપણે પૈસાથી જે પૈસાથી આપણે ખરીદ્યા છે એ પૈસા ઠાકોરજીને સમર્પિત હોવાથી એ વસ્તુ જે છે એ ઇનડાયરેક્ટલી સમર્પિત ગણાશે અને એનો દોષ આપણને નહીં લાગે એમ વિચારીને એ વસ્તુને આપણે ઉપયોગ કરી શકીએ પણ એવી વસ્તુ કે જે ઠાકોરજી જેનો યુઝ કરી શકે જે વસ્તુ આપણે ઠાકોરજીને ધરી શકીએ એવી વસ્તુ જે છે એનો ઠાકોરજીને સમર્પણ કર્યા વિના આપણે ઉપયોગ ન કરવો જોઈએ જે રીતે આપણે બહારનું ખાતા પીતા હોઈએ પાણી લઈએ ખાવાનું ખાતા હોઈએ હોટલ વગેરેની અંદર કે એવી કોઈ પણ ક્રિયા હવે તો એ વસ્તુ એ જમવાનું તો ઠાકોરજીને લાયક છે તમે પોતાના ઘરમાં બનાવીને ઠાકોરજીને ધરી શકો છો અને એનો પ્રસાદી આપણે લઈ શકીએ છીએ પણ આપણે એવું નથી કરતા બારેથી ખાઈએ છીએ તો આ શું છે આ સમર્પિત છે જેના ઉપયોગ કરવાથી આપણના અંદર કોઈક ના કોઈક જાતના દોષ એન્ટર કરે છે કરે જ છે આપણને દેખાતા હોય કે ન દેખાતા અફેક્ટ છે તો મહાપ્રભુએ કીધું કે દોષ તમારી અંદર આવશે એનાથી શક્યતા એ છે કે તમે ઠાકોરજીથી દૂર થઈ જાઓ જે બહિર્મુખ શબ્દ છે ઉર્વી તો બહિર્મુખ નું મિનિંગ થાય છે ઠાકોરથી દૂર થઈ જવું ઠાકોરજીથી અલગ થઈ જવું એ બહિર્મુખ છે અથવા ઠાકોરજીથી એટલે આપણે એમનાથી દૂર થઈ જઈએ એમનાથી અલગ થઈ જઈએ આ મિનિંગ છે બહિર્મુખ થવાનું એ વાત અહીંયા બતાવી કે આપણી અંદર જે રીતે તમને એક સામાન્ય એક્ઝામ્પલ આપો કે કોઈક વસ્તુ છે ગમે વસ્તુ હોય આપણા શાસ્ત્રે બતાવે છે કે એની અંદર કોઈ પણ વસ્તુમાં ત્રણ પ્રકારના ગુણ હોય એક સાત્વિક એક રાજસ અને તામસ લખી લેજો ત્રણ ગુણ છે એક સાત્વિક ગુણ એક રાજસ ગુણ અને એક તામસ ગુણ આ ત્રણ ગુણ જે છે એ દરેક હ્યુમન બિંગ દરેક વસ્તુ પશુ પક્ષી આ દુનિયાની બધી જ વસ્તુની અંદર સાત્વિક રાજસ અને તામસ આ ત્રણ ગુણ હોય જ છે એ પોતપોતાનું અસર બતાડે છે જે રીતે ભગવદ્ ગીતાની અંદર ભગવાને આનું વિવેચન વધારે સારી રીતે કર્યું છે જે લોકોને ઇન્ટરેસ્ટ હોય અને જાણવું હોય ઇન ડિટેલ તો ભગવદ્ ગીતામાં જોઈ લેજો ગુણનો એક વિભાગ અલગથી આપ્યો છે ભગવાને જેની અંદર એના લક્ષણો બતાવે છે કે સાત્વિક ગુણ કોને કહેવાય રાજસ કોને કહેવાય તામસ કોને કહેવાય તો ઇન ડિટેલો નથી જતી પણ ઇન શોર્ટ જો આપણે જોવા જઈએ તો સાત્વિક ગુણ એ છે કે જેનો સ્વભાવ શાંત છે જેની સ્થિરતા છે જે સ્થિર છે દિમાગ મેન્ટલી એ સ્થિર છે અને ત્રીજી વાત એ કે જેને જ્ઞાન પ્રાપ્તિ કરવાની ઈચ્છા છે આ સાત્વિક વ્યક્તિના ગુણ છે રાજસ એ છે કે જેની અંદર ચંચલતા છે એટલે જે રીતે નાના બચ્ચાઓમાં હોય કે એક જગ્યાએ બેસી ન શકે એમને કંઈક ના કંઈક એક્ટિવિટી કરવા માટે જોઈએ આપણે એમને કહીએ તું બે કલાક અહીંયા બેસી જા તો એ ન બેસી શકે નાનો બાળક હોય બેસી ન શકે તો આ શું છે ચંચલતા છે એક જાતની સ્થિરતા નથી તમને હલક ડુલક કરવા માટે જોઈએ કંઈક કંઈક કરવા જોઈએ શાંતિથી એક જગ્યા ઉપર બેસીને આપણે કંઈ કરી ન શકીએ તો એ ચંચલતા જે છે એ રાજસ ગુણના કારણે આવે અને ત્રીજું તામસ તો તામસ ગુણના જે લક્ષણો છે એ જાતના છે કે ક્રોધ આવવું નિદ્રા આવવી આળસ આવવી કે આપણને કોઈ વાતમાં રુચિ જ ન હોવી કોઈ ભણાવવા બેસે કંઈ જાણવાની આપણને ઈચ્છા જ ન થાય જ્ઞાન પ્રાપ્તિ કરવાની ઈચ્છા જ ન થાય કંઈ કરવું જ ન ગમે આપણને એમને પડ્યા રહો ખાધા કરો સૂયા કરો આ જાતની પ્રવૃત્તિ બની જાય તો આ તામસ ગુણનો પ્રભાવ છે તો ભગવદ ગીતાની અંદર ભગવાને પણ બહુ સારી રીતે વાતને બતાવી છે કે આપણું જે ખોરાક છે ખાનપાન છે એના ઉપર આ વસ્તુ બહુ ડિપેન્ડ કરે કે આપણે શું ખાઈએ છીએ એના હિસાબે આપણા એ ગુણ બને અને ગુણ પ્રમાણે આપણે કામ કરીએ એટલે કોઈ વ્યક્તિને એમ થાય કે મને ભણવું છે પણ તામસ ગુણ જ્યારે વધારે એક્ટિવ થઈ જાય આપણા અંદર તો આપણે ભણી ન શકીએ આપણને નિંદર જ આવે આપણને આળસ જ આવે આપણને ભણવાની ઈચ્છા જ ન થાય સેમ વે સાત્વિક ગુણ કોઈની અંદર પ્રબલ હોય તો ભલે રાતના એક બે કેમ ના વાગ્યા હોય પણ કોઈ ભણાવે છે કે કંઈ પુસ્તક પડી હોય તો એને વાંચવાની ઈચ્છા થાય એને જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા થાય એને એમ થાય કે ચલો કંઈક જાણીએ આપણે કંઈક સમજીએ તો આ સાત્વિક ગુણનો પ્રભાવ છે તો આપણું ખાનપાન કે જે વસ્તુનો ઉપભોગ આપણે કરીએ છીએ એ આપણા ગુણોને બનાવે છે સાત્વિક રાજસ અને તામસ અને જે હિસાબે આપણા ગુણો આપણા શરીરની અંદર પેદા થાય એ હિસાબે આપણે કામ કરીએ એ જ પ્રમાણે આપણે એક્ટિવિટી કરીએ જે રીતે રાતના સમય આપણને સ્વાભાવિક રીતે નિંદર આવવા લાગી જાય તો આ તામસ ગુણનો પ્રભાવ છે સવારે ઉઠીએ તો આપણને એક એ જાતની ફિલિંગ ફ્રેશ લાગે આપણે કંઈક કરવું હોય તો આળસ ના આવે ફટાફટ બધું કામ ઘરનું કરી નાખીએ ઓફિસમાં પણ સારી રીતે કામ કરી શકીએ ફરી બપોર થતા ફરી એ સુસ્તી આવી જાય તો ફરી આ તામસ ગુણનો પ્રભાવ છે સાંજ પડતા ફરી થોડી ફ્રેશનેસ આવી જાય થોડી ચંચલતા આવી જાય તો આ સાત્વિક અને રાજસ ગુણનો પ્રભાવ છે ભગવદ્ ગીતામાં જોઈ લેજો ઇન ડિટેલ બહુ સારી રીતે સમજાવ્યું છે શ્લોક નંબર જોઈતા હશે તો હું કાલે તમને ગ્રુપની અંદર મેસેજ કરી દઈશ મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી કયા શ્લોક છે પણ સારું છે સમય હોય તો એ જોઈ લેજો એની અંદર ઇન ડિટેલ ભગવાને બહુ બારીકાઈથી આ બધી વાતોને બતાવી છે એ વાતને મહાપ્રભુજી આ બતાવી કે પ્રભુના સંબંધમાં જે વસ્તુ નથી આવી ઠાકોરજીના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં જે વસ્તુ નથી આવી એ કોઈક ના કોઈક જાતના દોષ આપણી અંદર પેદા કરે છે જેના કારણે એક શક્યતા છે એક પોસિબિલિટી છે કે આપણે ઠાકોરજીથી દૂર થઈ જઈએ થઈ શકીએ એટલા માટે મહાપ્રભુજી કહે કે સેફ કોર્સ એ છે કે તમે દરેક વસ્તુ ઠાકોરજીને સમર્પણ કર્યા પછી જ આપણે એનો ઉપયોગ કરીએ આ તો માઇનર રીઝન છે અસમર્પિત ત્યાગનું જે સૌથી મોટું મેજર રીઝન છે કે અસમર્પિતનો ત્યાગ કેમ કરવો જોઈએ આના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે ભગવાન આપણા સ્વામી છે આપણે એમના સેવક છીએ તો સ્વામી અને સેવક નું આપણું જે રિલેશન છે એની હેસિયત થી જ્યાં સુધી સ્વામી કોઈ વસ્તુનો ઉપયોગ ન કરી લે ત્યાં સુધી સેવક એ વસ્તુને જોઈ ન શકે એનો ઉપયોગ ન કરી શકે એને યુઝ ન કરી શકે તો આ રિલેશનના ધ્યાનમાં રાખીને આપણે ઠાકોરજીના ઉપયોગ પહેલા કોઈ પણ વસ્તુને યુઝ નહીં કરવી જોઈએ હવે એ વસ્તુના બે ક્રાઇટેરિયા છે એક તો એવી વસ્તુ કે જે ઠાકોરજીને ઉપયોગી હોય ઠાકોરજીને લાયક હોય એક એવી વસ્તુ કે જે ઠાકોરજીને લાયક ન હોય તો જે લાયક નથી એનું સમર્પણ ન થઈ શકે જે લાયક છે એનું સમર્પણ થઈ શકે હવે લાયક નથી તો એની અંદર શું કરવું જે રીતે મેં તમને એક્ઝામ્પલ આપ્યા કે આપણે ચપ્પલ પહેરીએ ચશ્મા પહેરીએ પેન્ટ શર્ટ જીન્સ આ જાતના કપડાં પહેરીએ ઠાકોરજીને ન ધરી શકાય સાડી ચણિયા ચોલી તો ધરી શકાય તો આ જાતની જે કેટલીક વસ્તુ આપણે લાઈફમાં ઘણી બધી એવી વસ્તુઓ હોય જે જે તમે એક્ઝામ્પલ આપ્યું કે હવે ચાય કોફી પીતા હોઈએ તો એ થોડીક આપણે ઠાકોરજીને ધરીએ બીમાર પડીએ તો દવા પીવી પડે તો એ આપણે ઠાકોરજીને ન ધરીએ તો આવી વસ્તુઓ કે જે ઠાકોરજીને લાયક નથી એ વસ્તુની અંદર આપણે એવું માનવું જોઈએ કે એ પૈસાથી ખરીદેલા છે જે પૈસા પણ આપણે ઠાકોરજીને સમર્પિત કર્યા છે એટલે બ્રહ્મસ્વાન મંત્રમાં જે રીતે બોલીએ કે મારું ઘર પરિવાર ધન સંપત્તિ તો આપણી ધન સંપત્તિ આપણું ઘર આપણું પરિવાર બધું સમર્પિત છે તો એ નાતે આપણે પૈસાથી જે ખરીદેલી વસ્તુ છે ઇનડાયરેક્ટલી સમર્પિત થઈ જાય છે પણ આપણો આગ્રહ હંમેશા એ રહેવો જોઈએ કે જે વસ્તુ ઠાકોરજીને લાયક છે એનું ડાયરેક્ટ સમર્પણ ઠાકોરજીને થાય એના પછી જ આપણે એનો ઉપયોગ કરીએ કેટલાક વૈષ્ણવોની લાઈફસ્ટાઈલ આ જાતની હોય કે ઠાકોરજીને ભોગ ધરતા હોય હવે ભોગ ધરે ભોગ સરે એના પછી એ પોતે જમે ત્યારે એ વસ્તુને ગરમ પણ ન કરે ઠાકોરજી જેવી અરોગ્યા એવી ને એવી ખાય કેકમાં નમ મીઠું ઓછું હોય કોઈમાં ખાંડ ઓછી હોય કોઈમાં કોઈ વસ્તુની કમી હોય ભલે ને કડવી હોય કાચી રહી ગઈ હોય જે હોય ઠાકોરજી આરોગ્યા છે તો આપણે લેવું જોઈએ એના એ સ્વરૂપમાં લેવું જોઈએ એના એ ફોર્મમાં લેવું જોઈએ તો આ જાતના કેટલાક આગ્રહો કેટલાક વૈષ્ણવના હોય છે સારી વાત છે રાખવું જોઈએ જો આપણા માટે શક્ય હોય તો પણ જો એટલું બધું શક્ય નથી તો એટલીસ્ટ એટલો તો આગ્રહ રહેવો જ જોઈએ કે ઠાકોરજીને એ વસ્તુ ઉપયોગમાં આવી જાય એના પછી આપણે એનો યુઝ કરીએ જે વસ્તુ ઠાકોરજીને લાયક છે એનો ડાયરેક્ટ ઉપયોગ ઠાકોરજી કરી લે પછી આપણે એને યુઝ કરીએ અને જે વસ્તુ ઠાકોરજીને લાયક નથી એનું ઇનડાયરેક્ટ સમર્પણ આપણે માની લઈને એ વસ્તુને યુઝ કરી શકાય તેની અંદર મેં બે રીઝન આપ્યા આના એક કે એ ગુણો આપણામાં દોષ પેદા કરે જેના કારણે આપણે ચાન્સીસ છે કે આપણે સંસારમાં વહી જઈએ વસ્તુઓમાં ઇન્ટરેસ્ટ વધારે આવી જાય અને ઠાકોરજીને ભૂલી જઈએ તો એક મોટો ડર એ છે બીજું સ્વામી અને સેવકના રિલેશનની મર્યાદાને આ ભંગ કરે છે સ્વામીના ઉપયોગ પછી જ સેવકે યુઝ કરવું જોઈએ આ જાતનો નિયમ છે એટલે ઠાકોરજીના ઉપયોગ પછી જ આપણે વસ્તુને યુઝ કરવી જોઈએ તો આ બે રીઝન છે જેના કારણે એ વાતને સમજવી જોઈએ કે પોસિબલ હોય તો આપણે પોસિબલ હોય કે ન હોય પણ બાય રૂલ અસમર્પિતનો તો ત્યાગ થવું જ જોઈએ એ વાતને આ ટોપિકની અંદર સમજાવવામાં આવી સમજાયું બધાને હેલો હા શું સમજાયું અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવાનો એટલે આપણે આમ જણાવીએ કોઈ પણ વસ્તુ આપણે ભગવાન આપણે ઠાકોરજીને સમર્પિત કરી અને પછી જ એનો ઉપયોગ કરવો અને અસમર્પિત વસ્તુ હોય એટલે સમજો ઘણી એવી વસ્તુ હોય જેમાં નિર્દોષ નિર્દોષતા હોય અને ઘણી એવી વસ્તુ હોય જે આપણે દેખીતી રીતે આપણને લાગતું હોય આ ભગવાન અસમર્પિત વસ્તુ લઈએ આપણે એટલે આપણે જે લઈએ જે વસ્તુ બાહ્ય રીતે કે આંતરિક રીતે દોષો હોય એ ઘણા અમુક દોષો આપણને દેખાય છે અમુક દોષો એવા હોય છે જે આપણે દેખાતા ના હોય પણ એની અસર આપણને ઘણા સમય પછી કે થોડા એ સમયાંતરે એની અસર આપણને લાગે છે સમર્પિત કરેલું હોય ને તો એ વસ્તુ ભગવાન સમર્પિત વસ્તુ એમાં બધે નિર્દોષ થઈ જાય છે એટલે એમાં કોઈ આપણને દોષ લાગતો નથી એમ એટલે સમર્પિત વસ્તુ સમર્પિત વસ્તુ હોય એનો ત્યાગ કરવાનો જે વસ્તુ હોય એનો જ ઉપયોગ કરીએ તો એટલે આ તમે કીધું એ પ્રમાણે કે સાત્વિક રાજસ અને તામસ એટલે આપણે જે આરોગ્ય છીએ એ અસમર્પિત વસ્તુ હોય અને આપણે ગ્રહણ કરીએ છીએ ને તો બી એના એના વિચાર કે આપણને સાત્વિક તમે કે રાજસ તામસ જેવા વિચારો અલગ અલગ કોઈનું સમજો દાખલા તરીકે કોઈનું બીજા કોઈનું હાથનું બનેલું હોય તો એ તામસિક સ્વભાવનો હોય તો એનો અસર આપણને ઘણા સમય પછી એનો અસર બી આપણને થાય છે એના વિચારો આપણને આવી શકે છે એવા દોષ થાય આપણને એટલે દોષો આંતરિક અને બાહ્ય દોષો જે આપણા સમર્પિત કરેલું હોય તે નિર્દોષ થઈ જાય છે એટલે અસમર્પિત વસ્તુ હોય એનો ત્યાગ જ રસ ત્યાગ કરવો એટલે જો આના લોંગ ટર્મ રિઝલ્ટ નું એક્ઝામ્પલ આપું જે રીતે નાના બચ્ચાઓ હોય એમને કેટલીક વસ્તુ એવી હોય કે ન ભાવતી હોય જમવાની જે રીતે આપણે કઈ લીલા શાકભાજી છે કેટલીક ફ્રૂટ જ્યુસ કે જે હેલ્ધી છે એ આપણા શરીર માટે પ્રોટીન છે વિટામિન છે કાર્બોહાઈડ્રેટ્સ આ બધા જરૂરી તત્વો છે તો એ લેવા જોઈએ પણ આના બચ્ચાઓને જે વસ્તુ ભાવતી હોય બહુ ખાય અને જે ન ભાવતી હોય ને ન અડે પણ માતા પિતાને ખબર છે કે જો આ વસ્તુ નહીં ખાવામાં આવે તો એના કારણે આ જાતની બીમારી થઈ શકે આ લેક ઓફ વિટામિન કે લેક ઓફ પ્રોટીન એ બોડીની અંદર કેટલાક ચેન્જીસ પેદા કરે તો આ ચેન્જીસ કઈ જાતના હોય આના અસર કેવી હોય કે થોડી લોંગ ટર્મ થાય બહુ ટાઈમ પછી આપણને બધું દેખાવા લાગે એટલે જે રીતે કમજોરી આવી છે ચક્કર આવવા લાગી જાય કોઈમાં ઇન્ટરેસ્ટ ન રહે કંટાળો કંટાળો આવ્યા કરે બધી જગ્યાએ ચીડચીડા થઈ જાય તો આ બધા કેવા રિઝલ્ટ છે કે એ યોગ્ય તત્વો આપણા બોડીમાં જે પ્રોટીન વિટામિન કાર્બોહાઈડ્રેટ કે બીજા પણ જેટલા વિટામિન્સ બધું આપણા શરીરને જોઈએ એ આપણા બોડીમાં ન જતું હોય એના કારણે આ જાતના પ્રભાવ આપણી શરીર ઉપર દેખાય એ જે રીતે આજે મેં જમી નહીં એટલે સાંજે ને સાંજે દેખાય એવું ન હોય એ થોડા ટાઈમ પછી એનું રિઝલ્ટ આપણને દેખાવા લાગે એ રીતે ભગવાન ભગવદ ગીતાની અંદર એ વાતને બતાવે છે ठेवला आहे તો આની અંદર એ વાત બતાવી એટલે એ બેઝિક ધ્યાન રાખવું જોઈએ કે આ જે વસ્તુ આપણે ખાઈએ છીએ ખાસ કરીને ભોજનના સંબંધમાં બહુ જરૂરી હોય છે કે જેવું અન્ન આપણે ખાઈએ એવી આપણી બુદ્ધિ બને એટલે જો સાત્વિક અન્ન ખાધું છે તો સાત્વિક બુદ્ધિ બને રાજસ ખાધું છે તો રાજસ બને અને તામસ ખાધું હોય તો તામસ બુદ્ધિ બને હવે સાત્વિક રાજસ અને તામસ બુદ્ધિ આપણી બને એના પ્રમાણે આપણે કામ કરીએ આપણને ખબર છે કે આ સાચું છે કે ચાલો જે રીતે ઘણા વિદ્યાર્થીઓને થતું હોય કે આળસની અંદર બધું જાય એમને ખબર છે કે ભણવું સારી વાત છે ભણવું જોઈએ એક્ઝામ આવે છે એ ટાઈમ ની અંદર ભણવું સારું છે ફ્યુચર માટે પણ સારું છે પણ એ તામસ ગુણોના પ્રભાવને કારણે એ લોકો ન જ કરી શકે આળસ આવી જાય નિંદર આવી જાય કંટાળો આવે મન જ ન થાય ભણવાનું આ બધું શું છે તામસ ગુણના પ્રભાવો છે એ જ રીતે કેટલાક લોકોને એટલું બધું ઇન્ટરેસ્ટ ભણવામાં આવતું હોય જ્ઞાન પ્રાપ્તિમાં એટલી ઈચ્છા થતી હોય કે ચલો ઓર જાણીએ ઓર જાણીએ આ સાત્વિક ગુણનો પ્રભાવ છે તો ખાનપાનના હિસાબમાં આ બધી બહુ જરૂરી ધ્યાન રાખવા જેવી વાતો છે કે જેની અંદર એ વાત જોવી જોઈએ કે જે વસ્તુને તમે ખાઈ રહ્યા છો એનો કોઈ પ્રભાવ આપણા શરીર ઉપર પડે છે એ અત્યારે આપણને ન લાગે તો પાછળથી લાગે જે રીતે માતા પિતા કહેતા હોય કે બહુ તીખું નહીં ખાવું જોઈએ બહુ ખટાશ નહીં ખાવી જોઈએ બચ્ચાઓ માને નહીં કેમ કે ટેસ્ટી તો એ જ લાગે હવે ખાઓ કોઈક એજ ઉપર જયારે થર્ટી થર્ટી ફાઈવની એજ થાય પછી એસિડિટી થવા લાગી જાય ગળું ખરાબ થઈ જાય ડાયાબિટીસ થઈ જાય કે બીજી બધી બીમારીઓ થવા લાગી જાય જેના કારણે ખાવાનું જ આપણે બંધ કરી દેવું પડે આ કેવા રિઝલ્ટ છે લોંગ ટર્મના રિઝલ્ટ છે કે આજે ના આજે સાંજે પડતા તમને તમારી તબિયત ખરાબ ન થાય પણ મહિને બે મહિને ચાર પાંચ વર્ષે એ પોતે વસ્તુ ખાધા કરો ખાધા કરો એ પોતાનું રિઝલ્ટ બતાડે એ મહાપ્રભુજી અહીંયા વાત કહે છે કે અસમર્પિત વસ્તુઓ કે જેનો ઉપયોગ ઠાકોરજી નથી કર્યો એવી દરેક વસ્તુ લોંગ ટર્મ ઉપર પોતાના દોષો આપણા બોડીની અંદર પેદા કરે છે આપણી બુદ્ધિની અંદર પેદા કરે છે જેના કારણે ચાન્સ છે કે આપણે આ માર્ગથી દૂર થઈ જઈએ કે ઠાકોરજીથી દૂર થઈ જઈએ જાણીએ છીએ કે સાચું શું છે પણ થતું ન હોય ખબર છે કે શું સાચું છે પણ કરી જ ના શકતા હોઈએ જે રીતે દુર્યોધન મહાભારતની અંદર જે દુર્યોધનનું પાત્ર હતું એનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે આના માટે કે એણે જ્યારે મહાભારતના યુદ્ધનો સમય આવ્યો અને બધા એને બહુ સમજાવ્યો કે યુદ્ધ સારી વાત નથી અને આનું રિઝલ્ટ સારું નહીં આવે તો દુર્યોધન પોતાને એ રીતે કહેતો કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ એટલે હું ધર્મ જાણું છું પણ કરી નથી શકતો અધર્મ પણ જાણું છું પણ મારાથી એ છૂટતું નથી છોડી નથી શકતો તો આ કેવી પરિસ્થિતિ છે કે તમને ખબર છે કે શું સાચું છે શું ખોટું છે પણ એ તામસ ગુણના પ્રભાવને કારણે દુર્યોધન પોતાની લાઈફમાં ક્યારે કરી ના શક્યો દુર્યોધન ભણેલો હતો નાનપણમાં એ પણ એ જ ગુરુ પાસે ભણ્યો હતો એટલા સારા કુલમાં હતો તો શું એની અંદર બચપનથી સંસ્કાર નહીં હોય હોય જ પણ તામસ ગુણ જે છે પોતાનો પ્રભાવ આ જાતનું બતાડે જે રીતે મેં કીધું ને કે એ પોતે કીધું કે હું ધર્મ જાણું છું પણ હું કરી નથી શકતો અધર્મ જાણું છું પણ હું એને છોડી નથી શકતો આ કેવું છે કે આ બધા લોંગ ટર્મના રિઝલ્ટ છે કે જે આપણી બુદ્ધિમાં આપણા મનમાં આપણા શરીરની અંદર એ પ્રભાવો બતાડે છે એટલે મહાપ્રભુજી આ એ જાતની આજ્ઞા કરી કે જો તમે ઠાકોરજીને સમર્પિત કરીને વસ્તુ લેતા થાવ તો કેટલા ક્રાઇટેરિયા ફિક્સ થઈ જાય અને એના કારણે એ પ્રસાદ છે ભગવાનના ઉપયોગમાં આવેલી વસ્તુ હોવાથી એ આપણી બુદ્ધિને આપણા મનને બગાડતી નથી અને એ પોતાના ગુણોને પેદા નથી કરતી એટલે આપણે જે પ્રભુનો ઉપયોગમાં આવેલી વસ્તુ છે એનો જ ઉપયોગ કરવો જોઈએ અને બીજી વસ્તુનો યુઝ ન કરવો જોઈએ એ વાત આ ટોપિકની અંદર બતાવવામાં આવી હવે છે આમાં કોઈને કંઈ ડાઉટ જે હા અગર આપણને કોઈ વિચાર આવતા હોય તો એ બી કઈ ગુણનો પ્રશ્ન હોય હા જો ગુણ જે છે ને એ આપણી બુદ્ધિ ને ચેન્જ કરે ત્રણ બુદ્ધિના ત્રણ પ્રકાર છે એક સાત્વિક બુદ્ધિ એક રાજસ બુદ્ધિ અને એક તામસ બુદ્ધિ તો સાત્વિક બુદ્ધિના જે રીતે મેં લક્ષણ બતાવ્યા કે એક્ટિવ હોય ફ્રેશ લાગે જ્ઞાન પ્રાપ્તિની એને ઈચ્છા થાય નોલેજ મેળવવા માટે એને મન થાય આ સાત્વિક ગુણનો પ્રભાવ છે રાજસ ગુણ એ છે કે તમને એક ઠેકાણા ઉપર બેસવા ના દે સ્થિર ના થવા દે જે રીતે ઘણા લોકોને આપણે જોયા હોય કે ઘડી ઘડી નોકરી બદલતા હોય બે વર્ષ થાય એની અંદર એમને એમ થાય કે કંટાળી ગયા હવે કઈ નવું કરીએ આ વૃત્તિ કઈ જાતની છે રાજસ છે કે એક જગ્યા તમે સ્થિર ન થઈ શકો એ બધું ચેન્જ કરવાની ઈચ્છા થાય હવે આ કરીએ હવે આ કરીએ કોઈક એક વસ્તુ ની અંદર એમનું મન ન લાગે તો આ રાજસ બુદ્ધિ છે તામસ બુદ્ધિ એ છે કે જે આળસ કરે નિદ્રા કરે અજ્ઞાનને પેદા કરે નોલેજ મેળવવાની ઈચ્છા જ ન થાય કેમ કંટાળો કંટાળો સુસ્તી કે નિદ્રા ખાઓ પીઓ જલસા કરો આ જાતની વૃત્તિ બની જાય એટલે કે એક જાતની એક ભોગવાદી વૃત્તિ એટલે કે આ દુનિયા મટીરિયલિઝમ જેને કહીએ કે આ દુનિયાના જે મટીરિયલ છે જે દેખાતી વસ્તુઓ છે એમાં ઇન્ટરેસ્ટ આવવા લાગી જાય આ બધું શું છે તામસ બુદ્ધિને કારણે આ જાતના વિચારો આપણા મનમાં આવે એટલે એ કંટ્રોલમાં રાખવું જોઈએ કે આપણી બુદ્ધિ તામસ ન બને અને સાત્વિક સારા સારા વિચારો જ્ઞાન પ્રાપ્તિના વિચારો કે કંઈક જીવનમાં કંઈક સારું કરવાની મોક્ષ મેળવવાની કે આ દુનિયાની બહાર મટીરિયલિઝમ થી આઉટર સર્કલ ને જોવાની આપણા મનમાં ઈચ્છા થાય આ જાતની બુદ્ધિ આપણી બનવી જોઈએ એના માટે મહાપ્રભુજીએ કીધું કે સાત્વિક રાજસ અને તામસ આ ત્રણ ગુણો જે છે એ આપણા વિચારો ઉપર આપણા મન ઉપર આપણી બુદ્ધિ ઉપર બહુ જ અસર કરે છે એટલે એને ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણું ખાનપાન આપણું રહેન સહેન એ બધું એ જાતનું હોય કે જેના કારણે આપણી બુદ્ધિ સાત્વિક બને અને ત્યારે પોસિબલ છે જો આપણે ઠાકોરજીને સમર્પિત કરીને દરેક વસ્તુનો ઉપયોગ કરીએ કે જેના કારણે પ્રભુના કોન્ટેક્ટમાં આવવાથી ઠાકોરજીના કોન્ટેક્ટમાં આવવાથી એ વસ્તુના દોષો દૂર થાય અને આપણે પ્રસાદ લઈએ ઠાકોરજીનો પ્રસાદ લઈએ તો એ પ્રસાદ લેવાથી આપણી બુદ્ધિ સુધરે તો એ હિસાબે મહાપ્રભુજી એ બીજી વાત બતાવી કે અસમર્પિત વસ્તુનો ત્યાગ સમર્પિત વ્યક્તિએ કરવું જોઈએ ઠીક છે જી જે તો જે આપણે ખરાબ વિચારો ના આવે એના માટે મતલબ તામસ વાળું ખાવાનું ન ખાવું જોઈએ તામસ ખાવાનું નહીં ખાવું જોઈએ એવા તામસી લોકો સાથે રહેવું નહીં જોઈએ કે જે લોકો આ જાતની વિચારધારા રાખતા હોય કે જેમની લાઈફસ્ટાઈલ કંઈક આ જાતની હોય જે લોકો પોતે તામસી હોય તો એવા બધા લોકોની સાથે આપણે કોન્ટેક્ટ નહીં રાખવું જોઈએ એમની સાથે રહેવાથી આપણી બુદ્ધિ એવી બને એટલે એવા લોકોનો સંગ ન કરવો એવું ખાનપાન ન કરવું આ બધા ધ્યાન રાખવાની વાતો છે હમ કોઈ ડાઉટ બીજા કોઈને શું છે જે કોઈ ડાઉટ છે હવે આમાં કોઈને ના જે છે પછી આમાં બીજી એક વાત ક્લિયર કરવા જેવી એવી છે કે કેટલીક ચીજો પોતાની મરજી થી થતી હોય કેટલુંક મજબૂરીના નામે થતું હોય એટલે જે રીતે પ્રેક્ટિકલ આપણે બનીએ થોડું તો જે રીતે આજની લાઈફસ્ટાઈલ છે ફાસ્ટ લાઈફસ્ટાઈલ છે કે જેની અંદર માણસ શહેરોની અંદર ખાસ કરીને જે મેટ્રો સિટીમાં સિટીમાં રહેતા હોય એટલે જે સ્ટુડન્ટ છે કે જે લોકો નોકરી જોબ કરતા હોય તો હવે એવા લોકો સવારથી ઘરની બહાર નીકળે રાતે જઈને ઘરે પાછા આવે આ જાતની લાઈફસ્ટાઈલની અંદર કેટલીક ચીજો મજબૂરીના નામે થતી હોય કે ભાઈ ઓફિસમાં બધાની સાથે કામકાજ કરતા હોય તો બોસ કે તો એ રીતે તો કરવું જ પડે બોસ ને કંઈ પાર્ટી હોય ઓફિસની અંદર કંઈ હોય તેમાં તો જવું જ પડે ખાવું જ પડે કરવું જ પડે તો કેટલીક મજબૂરીની કન્ડિશન અલગ છે કે જેની અંદર માણસ પોતાનો રસ્તો કાઢી શકે એવું નથી કે આમાં કંઈ ઓપ્શન ન નીકળે બધું પોસિબલ તો છે જ કરવું હોય તો પણ એક એક કન્ડિશન પ્રેક્ટિકલ બનીએ તો એ છે કે એક તો મજબૂરીથી થતું હોય કે જેમાં તમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી અને એક એવું છે કે જે પોતાની મરજીથી થતું હોય શોખથી આપણે કરતા હોઈએ ઇન્ટરેસ્ટથી કરતા હોઈએ તો મહાપ્રભુજીની એક જાતની કોઈ આજ્ઞા નથી પણ એક રસ્તો આ જાતનો છે કે ટુ બી પ્રેક્ટિકલ મજબૂરીમાં થતું હોય તો એનો એક કેસ અલગ છે પણ પોતાની મરજીથી શોખથી આપણે પોતાની ઈચ્છાથી એવી અસમર્પિત વસ્તુને યુઝ કરતા હોઈએ શોખથી કરતા હોઈએ પાછા એમાં આપણને ગ્લાની પણ ન થાય જાતની ફિલિંગ પણ ન થાય કે આ ખોટું કરી રહ્યા છીએ આપણે તો કમસે કમ આવું તો ન જ હોવું જોઈએ કમસે કમ એ જાતની ફિલિંગ આપણા મનમાં રહેવી જોઈએ કે સારું નથી આવું ન થવું જોઈએ તો કદાચ ફ્યુચરમાં આપણે છોડી શકીએ પણ અત્યારથી આપણને એ જાતની ફિલિંગ હોય કે કેમ આમાં શું ખોટું છે આની અંદર રોંગ શું છે કરી શકાય ને આખી દુનિયા કરે છે આમાં આ કરવાથી શું ફરક પડી જાય કઈ અસર તો કઈ દેખાતી નથી અમે તો બહારનું ખાઈએ છીએ તો અમને તો કઈ ફરક પડતો નથી આ બધી જાતની જે વાતો છે લોંગ ટર્મ પર એ બધું ખબર પડી જાય અત્યારે ભલે ન દેખાતું હોય આ જાતની વૃત્તિ હોય તો સુધારવાનો કોઈ ચાન્સ નથી પણ કમસે કમ આપણા મનમાં એક ગ્લાની રહેવી જોઈએ કે આ વસ્તુ ઠાકોરજીએ યુઝ નથી કરી આપણે ઠાકોરજીને આ વસ્તુ ધરી નથી તો આપણાથી આ કેવી રીતે ખવાય આપણે આનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તો આ જાતની ફિલિંગ તો કમસે કમ આપણા મનમાં રહેવી જોઈએ પોતાની ઈચ્છાથી શોખથી તો આ જાતનો વ્યવહાર ન જ થવો જોઈએ મજબૂરીમાં કરવું પડે તો એ એક અલગ કેસ છે આ પણ ટુ બી પ્રેક્ટિકલ બધા પોતપોતાને પ્રેક્ટિકલી પોતાના રસ્તા કાઢે છે પણ આજ પણ એક સમજવાની વાત છે સમર્પિત ત્યાગના ટોપિકની અંદર આટલી વાત મહાપ્રભુજી અહીંયા બતાવી છે આપણે કોશિશ કરવી જોઈએ બચપનથી આપણી આદત હોય આપણાથી છૂટતું ન હોય એ પણ છે કર્યું ન હોય ક્યારે તો થાય નહીં પણ કમસે કમ એવી ઈચ્છા તો આપણે રાખીએ મનમાં કે આપણે છોડી શકીએ ક્યારે આપણે આવું ન કરીએ કે કમસે કમ એ જાતની ફિલિંગ કે આ રોંગ છે એટલી પણ જો ફિલિંગ હોય તો એ સુધારવાના જે ચાન્સીસ છે એ ફ્યુચરની અંદર બની શકે એ વાત આ ટોપિકની અંદર સમજવાની હતી બેઝિકલી કેટલાક ઓપ્શન પ્રેક્ટિકલી માણસ પોતાના રસ્તા ઉપર કાઢી શકે કેટલાક એવા પણ કેસ છે કે જેમાં કોઈ ઓપ્શન ન જ નીકળે એની વાત અલગ છે પણ પોતાની મરજી થી ઈચ્છા થી સામે ચાલીને શોખ થી આપણે કામ કરતા હોઈએ તો એને આપણે ટાળવું જોઈએ એ બેઝિકલી આમાં સમજવાની વાત છે આમાં કોઈને કઈ ન સમજાયું એવું છે કોઈને કઈ ક્વેશ્ચન નો ડાઉટ હોય દાદા હા આજે જે છેલ્લા ટોપિકમાં છે ને કે અસમર્પિત વસ્તુ ત્યારે જ સંભવ છે જ્યારે પ્રભુને પોતાના ઘરમાં પધરાવીને સર્વ સમર્પણ તેમની સેવા કરવામાં આવે અહીં આપણા સેવાના સ્વરૂપને સમજી લેવું જોઈએ આ ટોપિક જેવું છે કે આપણે સમજો બ્રહ્મ સંબંધ લીધો હોય તો આ વસ્તુ એવું હા એ જ વાત છે જેને બ્રહ્મ સંબંધ લીધું છે એના માટે જ આ નિયમ છે કેમ કે સમર્પણ ક્યારે થાય જયારે બ્રહ્મ સંબંધ થાય જેને સમર્પણ જ નથી કર્યું તો એના બધું જ અસમર્પિત છે તેના ત્યાગ ની વાત આવે જ ક્યાંથી એટલે જે વ્યક્તિ પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા કરતો હોય ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય અને ઠાકોરજીને એને સર્વસ્વનું સમર્પણ કર્યું હોય એના જ માટે આ પ્રાસંગિક વાત છે બાકી જેણે સમર્પણ કર્યું જ નથી જેણે બ્રહ્મસવન લીધું જ નથી એના માટે તો આ ટોપિક છે જ નહીં એના માટે કોઈ નિષેધ પણ નથી પણ એ વાત છે કે જો ફ્યુચરમાં આપણી એવી ઈચ્છા હોય કે આપણે ઠાકોરજીની સેવા કરીએ કે આપણે બ્રહ્મસવન લઈએ તો અત્યારથી જ આપણે એ જાતની પ્રેક્ટિસ નાખવી જોઈએ તો આગળ જઈને આપણે પ્રોબ્લેમ ન થાય છે બીજું કોઈને આમાં કઈ જે જે મારી મમ્મીએ બી ભ્રમ સંબંધ લીધો હોય છે અને મારા પપ્પાએ બી ભ્રમ સંબંધ લીધો છે તો પછી મારું બી એમાં આવી જ ગયું કેવાય તારું ઇન્ડિપેન્ડન્ટ તો નથી થયું ને એટલે તારું આવી ગયું ન કહેવાય તારા પપ્પા વતી તું ઠાકોરજીની સેવામાં જાય છે તું એક ઇન્ડિપેન્ડન્ટ પર્સન તરીકે સેવામાં નથી જતો જ્યાં સુધી તું બ્રહ્મસેવન ન લઈ લે ઠાકોરજી તને આઈડેન્ટિફાઈ એ રીતે કરશે કે આ મારો એક સેવક તીર્થ બોલે છે ને હા જે જે હા તો સુનિલભાઈ એમણે મને મારો સેવક છે એ મારા સેવક છે ને એમનો છોકરો તીર્થ છે તો આ આઈડેન્ટિટીથી ઠાકોરજી તારી સેવાને એક્સેપ્ટ કરે જે દિવસે તું બ્રહ્મસવન લે એ દિવસે તને ઠાકોરજી પોતાના સેવક તરીકે આઈડેન્ટિફાઈ કરે એટલે આ નિયમ તારા માટે પણ ત્યારે જ લાગુ પડે કે જ્યારે જે વ્યક્તિએ બ્રહ્મસબન લીધું હોય પણ બેટર વાત એ છે કે જો ફ્યુચરમાં કરવાની આપણને ઈચ્છા હોય તો અત્યારથી એ જાતની પ્રેક્ટિસ આપણે રાખવી જોઈએ સમજાયું વિજય શું સમજાયું જેથી કે આપણે અત્યારથી અગર જો હું સેવામાં જાઉં તો પછી મને તો ઠાકોરજી ખાલી એટલું જ સમજશે કે એ મારો એક સેવક છે અને પછી અત્યારથી શું કહેવાય અસમર્પિત નો ત્યાગ અત્યારથી મારે એવું એ પ્રેક્ટિસ ચાલુ કરી જ દેવી જોઈએ એટલે આગળ જઈને તકલીફ ના પડે હમ એ બીજા કોઈને કઈ આમાં ડાઉટ હવે શ્રુતિ સમજાયું તમે હા રાજા શું સમજાયું અસમર્પિત એટલે જેનો ઉપયોગ ઠાકોરજીને યુઝમાં નથી આવતું એટલે ડિફરન્સ એ છે કે ઠાકોરજીએ બતાવ્યું ઠાકોરજીએ બતાવ્યું છે કે કોઈકની કોઈક જાતનો દોષ હોય છે બધી ચીજોમાં કેટલાક દોષ દેખાય છે કેટલાક નથી દેખાતા એટલે ને સમર્પિત કર્યા વગર કરીએ તો એ દોષ આમ દૂર થઈ જાય કે એ એઝ અ પ્રસાદ આપણે લઈએ તો આપણી માટે સારું છે પછી એનો બીજો એક રીઝન બતાડ્યો કે આપણે સ્વામી અને સેવકનું રિલેશન મેન્ટેન મૂકવો જોઈએ કે સ્વામી જ્યાં સુધી એ ચીજને યુઝ ન કરે માલિક જ્યાં સુધી ચીજને યુઝ ન કરે તો સેવક એ ચીજ યુઝ ન કરી શકે ઘણી ચીજો એવી છે કે પોસિબલ છે જેમ કે આપણે કાંઈ બી નવી વસ્તુ લઈએ કે સાડી છે કે કાંઈ બી એક્સેટ્રા જે ઠાકોરજીને યુઝ આવતી હોય તો એ ચીજ પહેલાં આપણે ઠાકોરજીને સમર્પિત કરવી જોઈએ ઘણી એવી વસ્તુઓ છે કે આપણે ઠાકોરજીને સમર્પિત નથી કરી શકતા કે પોસિબલ નથી એ ચીજ જેમ કે દવા છે કે સોફો છે કે એવી ચીજો પણ એ ચીજ આપણે ઠાકોરજીને સમર્પિત નથી કરી શકતા તો પણ આપણે દિલથી અગર એમ માનીએ કે મેં ઠાકોરજીને એમ સમર્પિત કર્યું છે તો ચાલે છે એમ એમાં પછી આપણે ત્રણ ગુણ જોયા સાત્વિક ગુણ રાજસ ગુણ અને તામસ ગુણ સાત્વિક ગુણમાં એ છે કે જેનો સ્વભાવ એકદમ શાંત હોય જેને એમ હોય કે હું જ્ઞાન પ્રાપ્ત કરું જેટલું થાય એટલું રાજસ એટલે કે કોઈક આમ નાનો બાળક હોય જે ચંચલતા કહેવાય આપણે કે એક ઠેકાણે સ્થિર ન બેસી શકતો હોય એનું મન ન લાગતું હોય તો એને રાજસ ગુણ કહેવાય છે અને તામસ ગુણ એટલે કે ક્રોધ આવતો હોય આળસ આવતો હોય કંઈ કરવાનું મન જ ન થાય તો આ ત્રણ ગુણ મનુષ્યમાં હોય છે એ આપણે જેવું ખાઈએ હિસાબે આપણે ગુણ બને છે તામસ ગુણ એવો છે કે આપણા ખાવાથી કે આપણા કોઈક આજુબાજુ એવા લોકો એના સાથે રહેવાથી બી આવી જાય છે તો આ અસમર્થિતના આપણે ટોપિકમાં જોઈએ સરસ ચલો તો હવે કોઈને આમાં ન હોય ડાઉટ તો આગળ લો કૃષ્ણ સેવા સેવાનો ટોપિક છે હવે કોણ લે મનીષાબેન જોઈન થઈ ગયા ઠીક છે ચાલે શ્રુતિ હવે છે બુક તારી પાસે હલો હા આરા થઈ હા હા બસ તો લો તમે ટોપિક આગળનું કૃષ્ણ સેવા ગ્રંથમાં મહાપ્રભુ મહાપ્રભુ આજ્ઞા કરે છે ચેતસ તત્પ્રવણમ સેવા અર્થ ચિત્તનું પ્રભુમાં લાગી જવું તે જ સેવા છે અહીં એક પ્રશ્ન થાય કે ચિત્તને પ્રભુમાં કેવી રીતે લગાવવું શું જપ તપ ધ્યાન કે યોગથી લગાવ આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાપ્રભુ કહે છે અર્થ પ્રભુને પોતાના ઘરમાં પધરાવી ઘર પરિવાર ધન સંપત્તિ વગેરે બધાને પ્રભુ સેવામાં જોડીને જો સ્વયં પણ પ્રભુની સેવા કરવામાં આવે તો સેવા કરતાનું ચિત્ત આપોઆપ જ પ્રભુમાં લાગી જશે પુષ્ટિ ભક્તિ માર્ગે વૈષ્ણવ માટે તો પ્રભુની સેવા જ બધું કાંઈ છે જપ તપ ધ્યાન અથવા તીર્થ રૂપ પણ અહીં એક પ્રશ્ન ઉઠે છે કે આ પ્રકારે સેવા કરવાથી ચિત્ત ભગવાન ભગવત પ્રવણ કેવી રીતે થાય આટલું સમજાવી દો હવે સિદ્ધાંત મુક્તાલી ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ચિત્તનું પ્રભુમાં લાગી જવું એ જ સેવા છે પ્રભુમાં ચિત્તનું લાગવું શું છે તો એ જપ કેવી રીતે લગાવીએ આપણે એમ તો જપ તપ ધ્યાન અને યોગ થી એ લગાવી શકીએ પ્રભુમાં ચિત્ત આપણું અને મહાપ્રભુજી કહે છે કે એટલે પોતાના ઘરમાં પ્રભુને પધરાવી આપણા ઘર પરિવાર ધન સંપત્તિ વગેરે બધાનો વિનિયોગ વિનિયોગ કરવો પ્રભુ સાથે અને બધાનો વિનિયોગ કરીને પ્રભુની સેવા કરવી અને આમ કરવાથી આપણું પ્રભુમાં ચિત્ત લાગી જાય છે પ્રભુ ભક્તિ સેવા વૈષ્ણવ ભક્તિ અરે સોરી પુષ્ટિ ભક્તિ માર્ગે વૈષ્ણવ માટે સેવા જ બધું છે એટલે એની માટે આપણે કશે કોઈ તીર્થ જવાની જરૂર નથી ઘરે જ સેવા કરીએ તો પ્રભુની સેવામાં वोडाफोन उपभोक्त्याला कॉल केला आहे त्याने तुमचा कॉल होल्ड वर ठेवला आहे कृपया लाईनवर रहा the word phone subscriber you have called has put you on hold please be online आपने जिस वर्ड फोन उपभोक्ता को कॉल किया है उन्होंने आपके कॉल को होल्ड पे रखा है कृपया लाइन पे बने रहिए हाँ मनीषा बन बोलो हेलो મનીષાબેન છે મારી અવાજ સંભળાય છે ને બધાને હા તો એ ડિસ્કનેક્ટ છે અલગ ઠીક છે ચલો તો એમણે જે રીડ કર્યું એની અંદર એ વાત અહીંયા બતાવી કે હવે જે રીતે આગળના ટોપિકમાં આવ્યું કે જે વ્યક્તિ પોતાના ઘરમાં ઠાકોરજીને પધરાવીને સેવા કરતો હોય એ જ વ્યક્તિ માટે સમર્પણ અને અસમર્પણ નું ક્રાઇટેરિયા હોઈ શકે કેમ કે બ્રહ્મસવન પછી જ સમર્પણ કરીએ અને જેને સમર્પણ કર્યું હોય એના જ માટે કોઈક વસ્તુ અસમર્પિત હોઈ શકે તો એ સેવા કોને કહેવાય તો હવે એ ટોપિક અહીંયા બતાવે છે કે સિદ્ધાંત મુક્તાવલી મહાપ્રભુજીનો ગ્રંથ છે જેની અંદર મહાપ્રભુજી સેવાને ડિફાઇન કરે છે સેવા કોને કહેવાય તો મહાપ્રભુજી કહે છે કે ચેતસ્તત પ્રવણમ સેવા એટલે કે ચિત્તનું કૃષ્ણમાં પ્રવણ થવું એટલે ચિત્તનું એટલે આપણું મન પ્રશ્નમાં લાગી જાય એને સેવા કહેવાય તો હવે આપણને એમ થાય કે મન આપણું કૃષ્ણમાં કેવી રીતે લાગે એ મન ભગવાનમાં કેવી રીતે આપણે લગાડવાનું તેના ઉપાય જે રીતે લોકો કરતા હોય કે જપથી લાગે એટલે ઠાકોરજીનું નામ બોલ્યા કરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ એ રીતે બોલ્યા કરો હંમેશા તો એનાથી આપણું મન ભગવાનમાં લાગે બીજું છે તપ કે તપસ્યા કરો જે રીતે તમને ખબર હશે જૂના ઋષિ મુનિઓ કરતા એ રીતે તપ કરવાનો ધ્યાન કરવાનું યોગ કરવાનું શું કરવાનું શું કરવાથી આપણું મન ઠાકોરજીની અંદર લાગે પોતાની રીતે તો લાગવાનું નથી કંઈક તો કરવું પડે તો એનો ઉપાય મહાપ્રભુજી બતાવે છે કે તત્સિદ્ધે તનુ વિત્તજા એટલે કે આપણા મનને ભગવાનમાં લગાડવા માટે તનુ વિત્તજા કરવી જોઈએ હવે તનુ વિત્તજા કોને કહેવાય જો હવે લખજો હું જે બોલું એને તનુ વિત્તજા વર્ડ બે શબ્દથી બને છે એક તનુજા પ્લસ વિત્તજા લખજો અવાજ ને તનુ વિત્તજા equals to તનુજા પ્લસ વિત્તજા પૂર્વી લખાયું હા હા હમ તો તનુજા પ્લસ વિત્તજા હવે તનુજા એટલે શું તો તન એટલે શરીર તો તન દ્વારા થતી સેવા એ તનુજા તન એટલે શરીર તો આપણા શરીર દ્વારા જે થતી સેવા છે એને તનુજા કહેવાય અને વિત્તજા વિત્ત એટલે ધન પૈસો મની તો વિત્તજા એટલે કે આપણા પૈસા દ્વારા થતી સેવા તો તનુજા વિત્તજા એટલે આપણા શરીર દ્વારા અને આપણા પૈસા દ્વારા થતી સેવાને તનુ વિત્તજા કહેવાય હવે આને કઈ રીતે સમજવું તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આપણું મન ક્યાં લાગેલું હોય કે જ્યાંથી ખસેડીને આપણા એ મનને ભગવાનમાં લગાડવું પડે તો આપણું મન એક તો આપણા શરીરમાં છે હું હું એમ કહું ને કે હું મૈત્રી ગોસ્વામી તો મારું તનુજા છે અમારું તન છે મારું શરીર છે આપણું મન ક્યાં તનમાં મન શરીરમાં હંમેશા હોય એટલે આપણા શરીરને કંઈક થાય તો આપણું મન સીધું કે કંઈક કરો કંઈક ઈલાજ કરો બરાબર નથી લાગતો એટલે બીમાર પડીએ કંઈક ખતરો આવે કંઈક વાગી જાય આપણને કે જે રીતે એક્સિડન્ટ થઈ જાય આ તે કંઈ પણ થઈ જાય તો આપણું મન સીધું એના તરફ રિએક્ટ કરે કે આ શરીરને કેમ કંઈ થઈ ગયું આવું કેમ થયું કંઈક આનો ઉપાય કરો કંઈક આનો સોલ્યુશન કાઢો તો આ આપણું મન આપણા શરીરમાં પોતાના શરીરમાં હંમેશા લાગેલું રહે બીજું વિત્તજા તો અહીંયા વિત્તજાથી કેવલ મની નથી સમજવાનું પણ આપણી ફેમિલી આપણી પૈસા અને આપણું ઘર સંપત્તિ એટલે આપણી જે સ્ટેટ છે મની છે પરિવાર છે ફેમિલી ફ્રેન્ડ સર્કલ આ તે બધું જ તો બે જગ્યાએ આપણું મન હોય યા તો આપણા પરિવારમાં પૈસામાં મિલકતમાં આપણું મન લાગેલું હોય યા તો પછી આપણા શરીરમાં આપણા મિત્રોમાં સગાવાલાઓમાં ફેમિલી મેમ્બર્સમાં મન લાગ્યું હોય તો મહાપ્રભુ જે શું કહે છે કે ત્યાંથી પોતાના મનને દૂર નહીં કરો પણ જેની અંદર તમારું મન લાગેલું છે એને તમે ઠાકોરજીની સેવામાં જોડી દો એટલે તમારું મન તમારા શરીરમાં છે તો તમે પોતાની સેવા પોતાના શરીરથી કરો પોતાના શરીરને ઠાકોરજીની સેવામાં યુઝ કરો તમારું મન તમારા ફેમિલી મેમ્બર્સમાં છે તો તમારા ફેમિલી મેમ્બર્સને પણ ઠાકોરજીની સેવામાં જોડો તમારું મન તમારા પૈસામાં છે તમારી મિલકતમાં છે તો એનો પણ ઉપયોગ ઠાકોરજી માટે કરો તો આનાથી શું થશે કે જ્યાં આપણું શરીર જશે અને જ્યાં આપણી ફેમિલી મેમ્બર અને આપણી ધન સંપત્તિ જશે એની પાછળ પાછળ આપણું મન પણ એ તરફ જતું રહેશે એટલા માટે મહાપ્રભુજી આ ઉપાય બતાવ્યો કે તનુ વિતજા કરો એટલે કે પોતાના શરીર દ્વારા ઠાકોરજીની સેવા કરો અને પોતાના પૈસાથી મિલકતથી અને ઘર પરિવારના મેમ્બર્સથી ઠાકોરજીની સેવા કરાવો જેના કારણે તમારું મન એમની અંદર છે તો એમના થ્રુ એ વસ્તુ ઠાકોરજીની અંદર જશે કેમ કે જ્યારે તમારા ફેમિલી મેમ્બર તમારા મમ્મી પપ્પા પત્ની દીકરો ઠાકોરજીની સેવા કરી રહ્યા છે તો એમની સાથે સાથે આપણે પણ એ સેવાની અંદર જોડાઈ જઈએ કે એમને સેવા કરતા જોઈને આપણને એમ પણ એમ થાય કે ચલો આપણે પણ કંઈ કરીએ એ લોકો પણ કરી રહ્યા છે તેમની સાથે મળી મળીને આપણે પણ કરતા થઈ જઈએ આપણું શરીર કે જેની અંદર આપણને બહુ છે કે અરે શરીરને કંઈ થવું ન જોઈએ એના પર જરાક પણ ખતરો આવે તો આપણને ટેન્શન થઈ જાય આપણને એમ થઈ જાય કે આનો કોઈ સોલ્યુશન નીકાળો આવું કેમ થયું આપણા બોડીને કેમ કંઈ થવું જોઈએ મરવાના નામ પર બીક લાગવા લાગી જાય તો આ શું છે આપણા શરીર સાથેનું આપણું અટેચમેન્ટ તો મહાપ્રભુજી કહે છે કે શરીરને પણ ઠાકોરજીની સેવામાં જોડો જેના કારણે એ શરીર થ્રુ અને એ તમારા ઘર પરિવાર ધન સંપત્તિ થ્રુ તમારું મન ઠાકોરજીની અંદર પોતાની રીતે લાગી જશે તમને એના માટે બીજો કોઈ ઉપાય કરવાની જરૂર નહીં પડે એ વાતને મહાપ્રભુએ અહીંયા બતાવી કે તનુ વિત્તજા સેવા કરવી જોઈએ એટલે કે પોતાના શરીર દ્વારા ઠાકોરજીની સેવા કરો અને પોતાના ઘર પરિવાર ફેમિલી મેમ્બર્સ આપણો પૈસો સંપત્તિ આ બધાનો યુઝ પણ ઠાકોરજીની સેવા માટે કરો તો એ વસ્તુમાં આપણું મન છે ને એ વસ્તુ જ્યારે ઠાકોરજીની સાથે જોડાશે તો આપણું મન પણ ઇનડાયરેક્ટલી ઠાકોરજીની સાથે જોડાઈ જશે એ વાતને મહાપ્રભુજીએ બતાવી કે પ્રભુને પોતાના ઘરમાં પધરાવી ઘર પરિવાર ધન સંપત્તિ વગેરે બધાને પ્રભુ સેવામાં જોડીને જો સ્વયં પણ પ્રભુની સેવા કરવામાં આવે તો સેવા કરતાનું ચિત્ત એટલે મન આપોઆપ જ પ્રભુમાં લાગી જશે એટલે હવે આમાં તમારે કંઈ કરવું ન પડે તમારું શરીર તમારા ફેમિલી મેમ્બર્સ તમારી પત્ની માતા પિતા દીકરો ભાઈ બધા જ ઠાકોરજીની સેવા કરતા હોય તમારા પૈસાનો પણ ઉપયોગ ઠાકોરજીની સેવામાં થતો હોય તમે પોતે પણ પોતાના શરીરથી ઠાકોરજીની સેવા કરતા હો તો પછી તમારું મનને પ્રભુમાં લગાડવું નહીં પડે એ વસ્તુ થ્રુ પોતે પોતે ઠાકોરજીની અંદર લાગી જશે એ રીતે મહાપ્રભુજીએ બતાવ્યું કે ઠાકોરજીની અંદર આપણું મન લાગવું ઠાકોરજીમાં આપણું ચિત્તનું લાગી જવું એને જ સેવા કહેવાય અને એ મન આપણું ઠાકોરજીમાં લાગે કેવી રીતે એનો ઉપાય મહાપ્રભુજી બતાવ્યું કે તનુ સેવા કરવાથી આપણું મન ઠાકોરજીની અંદર લાગે તનુ તનુ કોને કહેવાય કે આપણા શરીર દ્વારા અને આપણા ઘર પરિવાર અને ધન સંપત્તિ દ્વારા આપણે ઠાકોરજીની સેવા કરીએ કેવલ શરીરથી પણ નથી કરવાની અને કેવલ પૈસાથી પણ નથી કરવાની જો આ બેઝિક વાતને સમજજો કે આપણે પોતાનું શરીર જે રીતે આપણે આપણા શરીરને ઠાકોરજીની સેવામાં લગાડી દઈએ કે સમજો એક્ઝામ્પલ લો કે તમે જે લોકો આપણા ઘરમાં નોકર હોય નોકરી કરતો હવે એમનું શરીર કેવલ આપણા ઘરમાં કામ આવે છે એ પોતાનું શરીરથી ઝાડુ ફટક વાસણ વાંજી આપે કપડાં ધોઈ આપે કપડાં સુકાવી દે ઘરનું બધું કામ કરી આપે તો આ શું છે એનું કેવલ શરીર લાગી રહ્યું છે પૈસો નથી લાગતો પરિવાર નથી લાગતો બીજું કંઈ નથી લાગતું ખાલી શરીર જાય છે અને નોકરી એ પૈસા લે અને જતો રહે એ રીતે ઠાકોરજીની સેવાની અંદર કેવલ આપણું શરીર લાગે અને સ્પોન્સર કોઈક ત્રીજો વ્યક્તિ કરતો હોય એવું ન થવું જોઈએ જે રીતે આગળના ટોપિકમાં આપણે વાત જોઈ ને કે કિશોરીબાઈએ શું કર્યું કે પોતે ઠાકોરજીની સેવા કરતા હતા ને કોઈક બીજો વ્યક્તિ આવીને એના ઠાકોરજી માટે સામગ્રી પધરાવીને ગયો તો આ શું છે કે શરીર તમારું લાગે છે પણ તમારી સેવાને કોઈ સ્પોન્સર કરી રહ્યું છે સામગ્રી કોઈક લાવે છે પૈસા કોઈક લાવે છે તો આવું નહીં થવું જોઈએ તેમ વે આપણે એમ કહીએ કે તું હું તને સો રૂપિયા આપું તું કર ઠાકોરજીની સેવા હું પૈસા આપી દઈશ અને તું પગાર લઈ જજે અને જતો રહેજે તો આ રીતે કેવલ આપણે પૈસા આપી દઈએ એનાથી પણ સેવા નથી થઈ જતી આપણને આપણું શરીર ધન સંપત્તિ મિલકત ઘર પરિવાર બધાને લગાડવું જોઈએ તો જો કેવલ તનુજા નહીં ચાલે કેવલ વિત્તજા નહીં ચાલે એટલે કેવલ આપણે શરીરથી સેવા કરીએ અને સ્પોન્સર કોઈક કરે નોકરની જેમ કરીએ એવું પણ નહીં ચાલે આપણે પૈસા આપી દઈએ અને નોકર રાખીને ઠાકોરજીની સેવા કરાવી દઈએ તો એ પણ નહીં ચાલે મહાપ્રભુજી કહે છે તમે પોતે જ પોતાના શરીરથી સેવા કરો પોતાના જ પરિવારને ઠાકોરજીની સેવામાં જોઈન કરો અને પોતાની જ પૈસાથી પોતાની જ મિલકતથી ઠાકોરજીની સેવા માટેની દરેક દરેક વસ્તુ લાવો એટલે તનુ વિત્તજા બંને દ્વારા જ ઠાકોરજીની અંદર આપણું ચિત્ત લાગી શકે કેવલ શરીરથી સેવા કરો અને કોઈક પૈસા આપી દે એ રીતે પણ મન નહીં લાગે અને કેવલ આપણે પૈસા આપી દઈએ અને કોઈકનું શરીર એટલે કોઈક નોકરને રાખી દઈએ સેવા કરવા માટે તો એ રીતે પણ આપણું મન ઠાકોરજીની અંદર નહીં લાગે એટલે બેઝિક ક્લિયરિટી આમાં સમજવાની વાત એ છે કે તનુ વિત્ત જા બંને થવું જોઈએ એટલે શરીરથી પણ સેવા થવી જોઈએ અને આપણા પરિવાર અને ધન સંપત્તિ દ્વારા પણ ઠાકોરજીની સેવા થવી જોઈએ તો જ આપણું મન ઠાકોરજીની અંદર લાગે પૂરી નથી થઈ આની અંદર હજી ઘણી બધી વાત સમજવાની છે પણ અત્યારે આપણો ટાઈમ થઈ ગયો છે હા અરે દર્શના બોલું છું એક પ્રશ્ન હતો હા બોલો આમાં આપણે બ્રહ્મ સંબંધ માં જોયું ને જેવી રીતે આપણે આત્મનિવેદન કરીએ બરાબર એટલે આપણે પ્રભુને જણાવીએ કે રોજિંદા વ્યવહારમાં થતી બધી જ વસ્તુ ક્રિયા બધું આપણે પ્રભુ પાસે નિવેદન કરીએ તો પછી કૃષ્ણમય કેમ આપણે ઘર સંપત્તિ અને આપણું તન કેમ ઇન્વોલ્વ થાય ઈ તનનું વિસર્જન બ્રહ્મ સંબંધ બ્રહ્મ સંબંધ મીન્સ આપણે જણાવીએ છીએ ને પ્રભુને નિવેદન કરીએ છીએ આત્માનું બરોબર કૃષ્ણ આપણે પછી તનુ વિશે સેવા કરવી છે ફક્ત શરીર થી જ નહીં અને ફક્ત ધન થી જ નહીં કે બંને રીતે કરીએ ત્યારે કૃષ્ણ સેવા ભગવાન ને મળે એમ સેવા ભગવાન બરાબર એક્ઝેક્ટ બરોબર છે હજી આની અંદર ઘણી બધી વાત છે વિચારવાની પણ અત્યારે આપણો ટાઈમ થઈ ગયો છે એટલે નથી લેતા નેક્સ્ટ ક્લાસ ની અંદર આપણે વિચારશું અત્યારે આ ટોપિક પૂરું નથી થયું ને સેવાનો સેવાની જે તનોવિત જા આ સબ્જેક્ટ પણ પૂરું નથી થયું હજી આનંદ ઘણી બધું છે કહેવા માટે અને નેક્સ્ટ ક્લાસ આપણે લેશું હવે આટલું જેટલું આપણું થયું છે એને જોઈ લેજો કંઈ ન સમજાયું હોય તો કહેજો નેક્સ્ટ ક્લાસમાં આપણે એને ફરીથી ડિસ્કસ કરશું બધા પોતપોતાની સમરી આપજો અને આગળનો ટોપિક આપણે નેક્સ્ટ ક્લાસમાં લઈએ હા ઠીક છે તો આજ રાખીએ રાજા ભલે ચલો જય શ્રી કૃષ્ણ તમારી મોકલી દેજો બધા આટલા ટોપિક ને જોઈને આવજો નેક્સ્ટ ક્લાસમાં ઇન ડિટેલ હજી આને થોડું આપણે લઈ લઈએ હા Thank you.